છોકરી ઉછેરી તૈયાર હતું ને કેરા નવી લાવી પછી ઉછેરી પડશે છોકરી મોટી કરતો નહી હોય તારા કોઈ તારે કરવી નહીં પડતી ને એવું બધું તૈયાર આપશે બધું મારું નફો ગોઠે તારો તને મળ્યા કરે તારું પુણ્ય કામ કરે છે શું કરે છે કરેલા પુણ્ય એ તને નફો અને નુકસાન આપ્યા કરે પુણ્ય હોય તો નફો આપે અને પાપ કર્યો તો ખોટે આપે અમુક પાપી માણસ કેમ વધારે પૈસા કમાય ધારો કે શુકર બક્ષ્યા છે એકદમ ના કે અમુક પાપી માણસ છે જગત ની નજરે છતાં તે કેમ પૈસા બહુ બનાવે છે એ તો પાપી એ છે પાપી આજે એ કામ કરતો પાપ નો દેખાય છે પણ એ અત્યારે ફળ જે ભોગવી રહ્યો છે પેલા પુણ્ય નું ફળ ભોગવી રહ્યો છે મારા ફળ તો જો આવશે ત્યારે આપડે તો ફળ ભોગવી રહ્યા છીએ આપડે ખોટા કરેલ અત્યારે સારું કરીએ છીએ એનું ફળ આવશે શું એટલે કામ કર્યા પછી તરત ફળ મળતું નથી ત્યાંથી પચાસ પાંચસો સો વર્ષે પણ એનું ફળ મળે કર્યા પછી આપણે આ જન્મ માં પૂર્ણ પાપ કરીએ તો આ લોકો પાપ કરે છતાં કેમ એ લોકો આનંદ જીવે એમ કે છે કે આપણે આ જન્મ માં પાપ કરીએ તો આ જન્મ માં ભોગવીને જવાનું એવું કે છે તો આ બધા પાપ કરે છતાં કેમ એ લોકો ભોગવવા નથી આવતું એવું છે ને પાપ આ પાપ કરે છે એના ફળ એનું ફળ તો એ ભોગવવાનું આવે છે પણ એનું ફળ તમને દેખતા નથી ભોગવવાનું આવતું કારણ કે જે મૂળ કર્મ હતું તેનું ફળ નો મૂળ કર્મ આ તો આ કર્મની થિયરી એવી છે કે પ્રોજેક્ટ રૂપે હોય છે એટલે ઓન પેપર ગયા અવતારે ઓન પેપર થયેલું તે આ અવતારમાં રૂપક માં આવે જેમ એક પ્રોજેક્ટ મંજૂર થયો હોય તે વખતે ફેરફાર કરવો કરી શકાય પણ પછી જયારે મંજૂરી થઈને પછી ઉર્વકમાં આવવા મળે ત્યારે પછી ફેરફાર ના થાય ને એ રીતે આમાં પછી કર્મનો ફેરફાર ના થાય એ થોડું પરિણામ પામી ગયું ફેરફાર ના થાય અને એક કબીર કેવી તને સમજે પાડું એક છોકરો પંદર વર્ષે હોટેલમાં જતા શીખ્યો ને હવે છોકરાને પોતાને ગમતું નથી એને મારે છે વડે છે તોય પાછો પહેરી જાય છે ને હવે આ છોકરો કર્મ બોધે છે કોણ બોધે છે છોકરો બાંધે છે છોકરો બસતો હોય તો એની ઈચ્છા નથી થઈ તો બંધ થઈ જવું જોઈએ છોકરો આજ નક્કી કરે કે નહીં મારે જવું જ નથી એની ખરેખર દિલ નો ઈચ્છા ના હોય તો બંધ થઈ જવું જાય નહીં પણ પાછું એ બાજુ કોક ભેગો થઈ ગામ ભરીને ચાલે આપડે અને પેલું હોટલ દેખે પી જાય બને કે ના બને પોતાની ઈચ્છા ના હોય વટલ માં ખાવા જવું પડે એવું બને જ ના બને બને એનું શું કારણ છે પેલા કર્મ બાંધેલું છે એટલે આ છોકરો અત્યારે હોટલ માં ખાય છે પોતાની ઈચ્છા ના હોય મા બાપ મારે એને કઈક મારે છોડી દેવું છે તો એ છૂટે નહીં તે આને પેલા કર્મ નું ફળ આવ્યું આ કર્મ નું ફળ ભોગવીએ છીએ કેમ ખાતી થાય કે આપણને પરવસતાથી આપણું ચાલે ના ચાલે એટલે કર્મનું ફળ ભોગવીએ છીએ ખાતરી થઈ ગઈ સમજ ને તેમાં લોકો શું કે આ કર્મ બધી લોકો પેલું કર્મ બધી નાખે અને લૌકિક ભાષામાં મને એવું કે હોટલ નું ખાય છે ફોન કરે છે લોકોને કરતા અહીં દેખાય છે આનો અનુફળ અહીં પાછું મળે છે આ જે કર્યું ને એનું ફળ હવે એને હોટલો ખાધું તે ચાર વર્ષથી મળ્યો થાય ત્યારે આપડે લોકો કે હા અંદર હોટલો ખાધું જોયું ને ફળ આવી ગયું એટલે આનું પણ ફળ અહીં મળે છે એટલે અહીં જે ખોટું કરે છે ને તેનું ફળ અહીં મળે છે એમને પણ લોકો વગો એમને બધા જાત જાતને હે પાસે વગોતા નહીં પાસે પાસે એ બધું ફળ તો અહીં મળે જ છે દરેક ફળ એનું પણ મૂળ ફળ પેલું ખોટું કરે છે એ છે તે કર્મના અધીન કરે છે જે માણસ ખોટું કરી રહ્યો છે એના કર્મો બધા તેના જે માણસ સારું કરી શકતી એને કર્મના અધીન સારી કરી પોતે કરતા નથી પોતે માને છે કે હું કરું છું આ બોલ પૂછે તને સમજાયો હું કઉ છું થિયરી હજી અહિયાં દિલમાં એમ થાય છે કે મારે હોટલમાં જવું નથી ખાવાની ઈચ્છા નથી છતાં જવાય છે જવાય છે કર્મ ના આધારે જાય એ કર્મ ના આધારે જવું પડશે કર્મ એ બાધ્યો છે ખેંચી લઈ જાય હવે જે એની જવાની ઈચ્છા નથી તો એ આવતા ભાવ કર્મ માંડે ને હા એ જવાની ઈચ્છા નથી એ જે ભાવ કર્યો એ આવતા ભાવ માં એ પછી હેલ્પ કરશે નહી જાય શું કહ્યું અને જવાની ઈચ્છા થાય ને જવું પડે તો આવતા ભાવ માં વધારે સ્લીપ થશે એટલે અવરોધ છતાં કરે એક માણસ લાંચ લેતો હોય પણ નિરંતર કંટાળ કે આ ના લેવી જોઈએ આ તો બહુ જ ખરાબ વસ્તુ છે પણ પેલા પૂર્વક્રમ ના આધારે લેતો હોય પણ અત્યારનું જ્ઞાન એને એમ હેરાન કરતું હોય કે આ ના લેવી જોઈએ તો આવતા બહુ મને લે અને એક ના લેતો હોય લાંચ વિરુદ્ધ ગયા હતા ના હિસાબે અને અત્યારે એનું જ્ઞાન દબતું ના હોય એની વાઈફ શું કે આ તમારી જોડે બધા હતા સાહેબો એ બધા બંગલા બંધ તમે એકલા રખડી મારા મોટા સાહેબ મોટા ન્યાયાધીશ થઈને મોટા ખોટું છે બધા લોકો એટલે એના જ્ઞાન એને જ્ઞાન જે છે ને ધ્યેય બદલાય બદલી નાખે પછી નક્કી કરે ના સારું લેવા તો જેવું છે એટલે એકદમ જઈ અને ઓફિસમાં એક જણે કે બે પેલો છે આપે હાથમાં તે ના લે ટેબલ મૂકી ટેબલો મૂક્યા પછી મને ગભરામણ થવા મળી પેલા બોલે કે તું લઈ લે લઈ લે લઈ લે જલ્દી ના સર ના લેવાય કર બધા નથી ને લેવાય નહી અને મનમાં રહી જાય કે આ કરવું જોઈએ એટલે આવતો બહુ લેતો થાય બસ સમજ પડે ને એવી આ દુનિયા કોઈને કામ લાગે એવી વાત અમારી કોઈ છે કોઈને લાગે એવી છે બધાને કામ લાગે કેમ કોઈ બોલતા કામ લાગે એવી છે અને ત્રણ હજાર જાય તીકડે તને ગુનો કોનો લાગે તારું ગજુ કપાયું કાપનાર નો કાપનાર નામ કાપતો હોય તીકડે પકડ તારા હાથમાં પકડે ગુનો કોનો લાગે તને તમારી કે પેલા તો મારી જાતનો કે બેદરકાર હોય હું બે દરકાર બે દરકાર કપાય છે છોકરો ના કપાતા નથી ને દરકાર વાળા ના કપાઈ જાય એટલે આ તો હે તાર તારા જેવા પાંચ આઠ જણ બેઠા હોય ને તેમાં તારો નંબર કઈ લાગ્યો નંબર બીજા બધા ના લાગ્યો ને બીજા બધા લાગ્યો તારો લાગે શું કારણ કે તારો હિસાબ આજે કુદરતે નક્કી કરેલું કે આ પકડાયો આજે ધંધો સારો કરો છે કચરો કાપવાનો ગુજરાતી પૂછ્યું હોય કે તારી શું ધંધો કરો તક ગજો કપવાનો જવાબદારી આવી છે તે જવાબદારી મારા માટે પણ એ ધંધો મારે એટલે કુદરત દેખાડે કે જો આ ગજો બે હજાર લઈ લેજે આ ગજો બસો છે આ બે હજાર વર્ગ આપી લે એટલે કુદરત સાથે આપણું કપાડ કે આપણને બદલો આપે છે આપણું કે જાતે કાપવા ના આવે તો કોઈ પાસે વેપારી હોય તેને જ કે ને એટલે ભોગવે એની ભૂલ જેનું કપાયું તેની ભૂલ પેલો પકડાશે તારે ભૂલ છે જલેબી ને એવું બધું ખાતો હશે મત કરતો અને જે ભોગવે ઉપાધિ થઈ અશાંતિ થઈ તને થાય ને અશાંતિ બે હજાર જાય ઉપર થી અશાંતિ તને થાય ને લાગે દુઃખ ભૂલ્યા ભૂલ પણ કાયદો લખી છે એક વાક્ય લખી છે બધું આ સંસાર બધા ઉપાધિ ભૂલ શું તો શું કરવા ન્યાય કરવો હોય તો ભોગવતી વખતે ભોગવે એની ભૂલ એટલું સમજી ન્યાય આવી ગયો એવા બેન પૂછે છે જે કાપે તેને તો ભોગવવું પડશે ને એને પછી એ ભોગવશે પકડા છે તારે એ પકડા છે તારે પણ હજુ પકડ્યો ને આપડે પકડાઈ ગયા એટલે ભોગવે એની ભૂલ છે આ એટલું વાક્ય લખી રાખજે તારો ભાઈ તને મિલકત ના આવતો ભાઈ અને ઠેર કર્યો ભૂલ કોની તારી કારણ તારો હિસાબ હતો એટલે એને તારા નિમિત્તે આ કર્યું તો કાયદા બાયદા ના ચાલે બે બે ભાઈઓ અમારા હલકો હલકી મિલકત માગીએ હિસાબ છે બધા હિસાબ આડા વાળા બધા હિસાબ બાદ ચૂપ થઈ પછી આવે હિસાબ બીજા હિસાબો હોય ને તમારી વાત કરી નાખે લેણ દેણ હા અને મને એમ દેખાય કે બે ભાઈઓ અડધા ભાગીદાર કાયદેસર રીતે માગે પણ તે એટલે ભોગવે ધારો કે આપણું ગજુ કપાયું આપણે દુઃખ થયું તો એ દુઃખ થવું નહીં જોઈએ તે માટે શું કરવાનું હા એ આપણે તરત બધું જોઈએ કે આ મારા જ કર્મ ના ઉદય નું ફળ છે મારું જ કર્મ આવ્યું કે જેથી મને ભેગો થયો આ બધાને ભેગો ના થયો મને ભેગો થઈ ગયો ને આઠ ગજમ બે હજાર થયું કોને એને કહ્યું જો એટલે મારા જ કર્મ નો ઉદય છે એટલે આ કર્મ મારે ભોગવવાનું આવ્યું છે પણ એ નિમિત્ત છે એવા મારે નિમિત્ત જયારે ગણીએ ત્યારે દુઃખ ના થાય આપણને સમજ પડી તને તમે સમજ ભાઈ એટલે એક મારા ધ્યાનમાં બેઠા તો આમ કરીને પદ્માસન ભાઈ તમારે વર્ષ ધ્યાન કેટલા વખત કરો છો કે ચાર વખત રોજ કરું છું મેં એટલું જ કરો છો ત્યારે પેલો બે બે વખત કરે છે એટલે એના મનમાં કયો હારી ભાઈ થઈ બેડા જોડી થઈ પેલા કરતા વધારે કરું છું પછી બિદારે હું ગયો ધ્યાન કર્યું નહીં તો આમ દેખાડા મળે મળે બોલ્યા નહીં પણ આ દેખાડા મળે એ શું દેખાડતા હતા દુખે છે દુખે છે ઘૂંટણ દુખે છે મોડે બોલ્યા નહીં પણ આ આમ કર્યું ને એટલે સમજી ગયો દુખે છે તમે પગે કર્યું તું ધ્યાન કે તમે કર્યું તું બોલને હાથ રડી પગ હારા હોય તો થાય ને તમે કીધું બધે એ બધા ભેગા થઈને કામ કર્યું એ કરતા ના કેવાય એ પ્રારબ્ધ કેવાય શું કેવાય પગ હારા હોય માથું હારું હોય તબિયત હારી હોય ત્યારે કાર્ય થાય એ પ્રારંભ પોતે જાતે એકલો કશા કોઈ જરૂર ના પડે એ પુરુષાર્થ કહેવાય શું તને શું વસ્તુ છે અને કેવી રીતે કરવો જોઈએ પુરુષાર્થ તો આ જગત માં તો બધી ભ્રાંતિ છે જે પુરુષાર્થ કહીએ છીએ ને બધી ભ્રાંતિ છે શું છે કરે છે બીજો પોતે કે છે મેં કર્યું એટલું હવે તેમ છતાં ભ્રાંતિ નહીં પણ પુરુષાર્થ જેવી છે કઈ વસ્તુ શું કહ્યું કે જેનાથી એ ઊંચી ગતિમાં જાય છે ભ્રાંત દશામાં ભ્રાંતિ નો પુરુષાર્થ એટલે શું એ ગજુ કપાયું એટલે તને જ્ઞાન હાજર થાય કે આ મહારાજ કર્મ નું ઉદય છે એટલે તું કકડાટ ના કરવું લલભી કકડાટ ના કરે મહારાજ કર્મ ઉદય છે એ કકડાટ ના કરે એટલે એ પુરુષાર્થ કહેવાય એ પુરુષાર્થ થી જ્યાં આગળ કકડાટ કરવાનો હતો ત્યાં એને શાંત રહ્યો માટે જ્યાં પાપ બાંધવાનું હતું ત્યાં જ પુણ્ય બાંધ્યું કે એટલે એનાથી ઊંચી ગતિ હું ગયો માટે બહુ ઊંચું કાર્ય કર્યું કેવાય અને એ પુરુષાર્થ કેવાય શું જ્ઞાન થી પુરુષાર્થ થાય બીજી વસ્તુ ની જરૂર નહી આપણને જ્ઞાન હોય સમજણ હોય કે આ છે આ રીતે આ જ્ઞાન થી જોતો આ રીતે છે પુરુષાર્થ થાય જ્ઞાન થી જોતા આપણને ખબર પડે કે આ મારા કર્મ ના ઉદય નું ફળ છે એમાં એનો દોષ નથી એ તો નિમિત્ત છે બિચારો અહીંથી લોકો બહાર જાય છે અને પછી આપણને કે મને ઠોકર વાગી ઠોકર વાગે ખરી કોને ઠોકર વાગે ખરી કોને આપડા લોકો કેવું અવરું બોલે છે ઠોકર શું કે છે આપડે પૂછીએ હું ઠોકર પૂછવા જવું કેમ તું એને વાગે હું તો અહીં અહીં જ છું હું આગી થઈ નથી પાછી નહીં થઈ એ મને વાગ્યો ઉડતો હું તો એને ઈચ્છું એ મને અથડ્યો એટલે આપડે લોકો કેવું બોલે ઠોકર કે હું તો એને ઈચ્છું આ જગ્યાએ છું છું છું હવે ગુનો કોનો ઠોકર નો કરશે આપડે કેવાય હે આપડો કેવાય હું તો એ મને લાગ્યો પાછી પાછું કે ઠોકર લાગી હું તો બોલે છે ને આપડે લોકો કેવું બોલે છે ગાડીમાં હજાર મિલ ખેતરથી બેસીને આવવાનું કેટલો બધો થાક લાગે ના લાગે સુરત માં ક્યાં રહો છો રેલવે ઉપર આવ્યું ટ્રેન માં જઉં છું મુંબઈ થી સુરત તો કોઈ સ્ટેશન પર તને પૂછે તો આમ થતા પેપર વાંચતો હોય પેપર વાંચતો હોય ને આમ હુતો આમ આડો કરી પેપર વાંચતો હોય કોઈ પૂછે કે ક્યાં જાવ છો તમે તું શું કહું સુરત જાઉં આપડે પેલા ઉતરીએ એટલે હે કે આપડે તો પણ સુરત જઈએ છીએ ને પેપર વાંચું છું તે પર જાઓ છો ક્યાં એટલે આપડે ટિકિટ દેખાડી દેવાની આપડે લોકો શું કે હું સુરત જઉં છું ગાડી સુરત જાય છે પછી કે છે હું જઉં છું આપડે લોકો જૂઠું જ બોલવાની ટેવ છે સુરત ગાડી જાય છે કે આપડે જઈએ પણ આપણે બોલવાની પ્રેક્ટિસ કે આપણે ગઈએ હવે હા આવું બોલવાથી શું થાય આપડે તાર શું કેવું છે પેપર હું પેપર વાંચું છું અને આરામથી બેઠો છું ગાડી સુરત જવાની છે શું કહ્યું અને આ ટિકિટ સુરત ની છે કે આપણે જો કોઈને આવું કહીએ તો આપણે ગાંડો માને એમ કે ના કે ગાળો આપણે ટિકિટ દેખાડી દઈએ ગાળો ના કે પણ થાક લાગે છે એનો થાક લાગે છે હું સુરત જઉં છું બોલ્યા કે તાર ઇફેક્ટ શરૂ થઈ જાય તે સુરત ઉતરો તારે ઇફેક્ટ બંધ થાય અને પછી કે ઘણો થાક લાગે એટલે પણ તું કઈ ગાડી દોડી છે તું કામ છો થાક એટલે આ ખોટો સાયકલ થાય તને શું અવરું બોલે છે લોકો જે કાર્ય જે કરતા હોય એટલું જ બોલવું છે અમલમાં નહીં મુકાય ને પણ કે અમલમાં મુકાય નહીં ને અમલમાં મૂકે જ હું જયારે સમજે પાસે મૂકી દે છે તરત દેખાય જાય ટિકિટ પણ હું બોલે નહીં હું જઉં છું એવું સાયકલ શરૂ થઈ જાય બહુ હેલ્પિંગ વસ્તુ આ બધી અને આ દુનિયામાં કઈ પણ જે બનાવીએ અને જે બન્યું એ કરેક્ટ શું કહ્યું તો ત્યાં ન્યાયના ટેબલથી જોવા જઈએ ન્યાયના એનાથી થર્મોમીટરથી તો ન્યાય હોય નહીં છતાં એ કરેક્ટ છે બન્યું એ કરેક્ટ છે જે બની ગયું એ કરેક્ટ તેમ છતાંય આપણને જો એમ લાગતું હોય કે ઇનકરેક્ટ છે તો વકીલ કરીને કોર્ટમાં જવું પણ ત્યાંય પછી જે બન્યું એ કરેક્ટ માનવાનું હોય તો શું કહ્યું શરૂઆત થી બની કરેક્ટ માને ને તો એને દખલ દેવું કયું કરે જરૂર ના નક્કી નક્કી ધ્યેય કરી નાખે કે મારે કોર્ટમાં જવું જ નથી જિંદગી ગમે તે થાય તો તો એ જે બનવાની છે વસ્તુ તે જ એટલા જ એટલા જ સર્કલમાં આવી જાય સમજે ને એ એટલામાં જ ડિસાઈડ થાય ચોખ્ખું જ થઈ જાય એના ધ્યેય નક્કી કરે તો અને કે છે આપણે તો ઠેઠ લડીશું પણ તે પ્રવાહ એટલો બધો એના કરતા બન્યું એ કરેક્ટ આપડે જોઈ લેવાનું કામ થઈ ગયું બધું એ કરેક્ટ આ દુનિયા ન્યાય ખોલશો ને જે ન્યાય થયો એ જ કરેક્ટ જે ન્યાયતા થઈ રહ્યો છે તે જ કરેક્ટ આપણે સોમવાર કરતા હોઈએ તો એ કાયમ કરવું કે પછી વચ્ચે વચ્ચે બ્રેક કરીને પછી કરવું સારું ના ના એ સોમવાર આપણને તેને સારી સ્ફૂર્તિ રહેતી હોય તો કર્યા કરવું એનું શા માટે છોડવાનું બધું શું ખાઈને કરો છો એક ટાઈમ જમીને કરે હા બસ કરવું કર્યા તબિયત હેરાન થાય એવું હોય ત્યારે ફેરફાર કરવો એવું છે તમને આ જીવ માત્ર શું ફોરેસ્ટ છે જાણે છે તું આ બધા અમેરિકામાં ગમે તે ઇન્ડિયામાં છે બધા ખોવારે છે શું આ લોકો લાઈફ ખોળે છે લાઈફ તો એને લઈને આવ્યો હતો તો શું ખોળે છે પૈસા કોલે છે તે પૈસા બધા બહુ જોયા મેં એને કહ્યું કે પૈસા નથી પૈસા તો નથી જોતા હા ભાઈ શાંતિ નથી રહેતી એટલે પૈસા છે પથારી કરીને સુઈ જાય એટલે એ પથારી કરી અને સુઈ જઈએ નથી રહેતી પણ ઘણા પૈસા લોકો શું ખોરે છે શાંતિ એટલે જીવ માત્ર આ જગત માં જેટલા નાના નાના જીવ છે ઝાડ પણ એકેન્દ્રી જીવ છે બધા જીવો સુખ ને ખોરે છે શું ખોરે છે સુખ ખોરે છે કોઈ જીવ એવો નથી જેને દુઃખ દુઃખ પ્રિય હોય એવું કોઈ જીવ છે દુઃખ પ્રિય હોય આ કીડીને આતડાવીએ તો પેલા ભગા ભાગ કહ્યું દરેક કોઈ કોઈ જીવને દુઃખ પ્રિય ના હોય ને હવે સુખ પ્રિય ત્યાં મનુષ્યો ને સુખ ઘણું છે શું છતાંય પણ એ શું કે છે એના આપણે સુખ પૂરું થઈ જાય ત્યારે દુઃખ આવે છે ને પાછું આ સુખ અંતે દુઃખ વાળું કેવું છે આ સુખ જે છે તેનું પૂરું થઈ જાય ત્યારે દુઃખ આવીને ઉભું રહે પાછું એવું નથી એટલે આ સાચું સુખ નથી આ કલ્પિત સુખ છે કેવું છે કલ્પિત કલ્પિત એટલે તને જલેબી માં સુખ લાગે અને બીજો એક કે છે મને જલેબી ભાવતી નથી કારણ તું આરોપ કરું જલેબી માં સુખ છે તો તને સુખ લાગે અને પેલો કે જલેબી માં દુઃખ છે તો તેવું લાગે સુખ પોતાના આત્મામાં જ છે બીજી કોઈ જગ્યાએ સુખ છે નહીં આ બધો જે સુખ છે તે આરોપણ કરેલો સુખ છે એ કે મારી રૂમ તો ફર્સ્ટ ક્લાસ છે તો હું આવે એ કે મારી રૂમ નથી સારી દુઃખ જ લાગે એટલે આરોપિત સુખ છે આ બધા સાચા સુખ નથી સુખ સાચું સુખ સનાતન સુખ એક ફેરો પ્રાપ્ત થઈ જાય પછી દુઃખ ના આવે સાચું સુખ પ્રાપ્ત કરવા માટે હું કોણ છું એ જાણવું પડે આ જગત સી રીતે ચાલે છે કોણ ચલાવે છે ભગવાન શું કરે છે હું શું કરું છું એ બધું જાણવું જોઈએ ગપ્પા ચાલે ને ત્યાં ના જાણવું પડે જાણવું પડે જાણવું પડે હવે એ બધું જાણવા માટે તમારાથી ના આવ્યું હોય તો થોડી શાંતિ વધે એટલે સારું કઈ કરવું તો પડે ને આ દેખાય છે જ્ઞાની પુરુષ છે આ તો દાદા ભગવાન માં પ્રગટ થઈ ગયા છે ચૌદ લોક નો નાથ ભાઈ પ્રગટ થઈ ગયેલો છે હું હું આમ દાદા ભગવાન નમસ્કાર કરું છું હું સાહેબ મારેથી કહે છે કરતા મારે ટેન્શન છપ્પન ડિગ્રી છે ભગવાન ટેન્શન સાઠ ડિગ્રી મારે ચાર ડિગ્રી છે એટલા સારું હું હું દાદા ભગવાન અસીમ થઈ જાય બોલું છું કારણ ભાઈ પ્રગટ થઈ ગયો ચૌદ લોકો નો નાથ જે માગો એ મળે એવું છે તમને તમને આ દેખાય દો રસ્તો કરજો આવે ને એટલે બોલાયા હતું હે પંદર આઠસો એસી કેટલી બસ સવારે તમારી બા છે એ વાત તમને કહી શકું હા પરમાનન્ટ ચીજ ને કરેક્ટ કેવાય તો પરમાનન્ટ ચીજ ક્યાં છે સુધી છું એ પણ મને ખબર નથી હું પોતે ક્યાં સુધી છું એ પણ મને ખબર નથી કરેક્ટ કઈ કોઈ વસ્તુ જોઈ રહી મને કહો કે આ વસ્તુ કરેક્ટ છે પરમાનન્ટ છે પરમાનન્ટ વસ્તુ કોઈ જોયેલી છે જોવામાં આવેલી સાંભળવામાં આવેલી જતા હોય ખરું ગયડા થઈ જતા વાંચે તો તમે નતા પગ આયા હતા સ્ટેમિના બોડી તમે આયા નતા તમે કોણ છો આ કોણ છે બધું શું છે એના આધારે ચાલે છે બધું કોઈ ધ ક્રિએટર કોઈ ક્રિએટર છે આ જગત નો જગત નો કોઈ ક્રિએટર છે ભગવાન ભગવાન છે ભગવાન ભગવાન ક્રિએટર તો છે કઈ કુંભાર છે એવું બોલો ભગવાન પાણેરો છે કુંવારો છે ખબર નહી ખબર નહી જેવી રીતે અમારા બા બાપુજી શીખવ્યું ભગવાન છે ભગવાન છે અમે લોકોને પૂછેલું નહી ભગવાન આ જગત ક્રિએટ કર્યું નથી છે લખેલું છે ક્રિએટ કર્યું હોત ને તો એને કઈ સાલમાં ક્રિએટ કર્યું નક્કી થઈ જાય તો અને ક્રિએટ થાય તો આ શરૂઆત થઈ જાય બિગિનિંગ થાય બિગિનિંગ થાય કે ના થાય અને બિગિનિંગ થાય ત્યારે એન્ડ આવે કે ના આવે તો આ બિગિનિંગ એન્ડ વાળું આ જગત નથી અનાદિ અનંત છે કેવું છે અનાદિ કાળનું છે અને અનંત કાળ સુધી રહેવાનું છે અને કોઈ કશું બનાવનાર છે નહીં nobody is creator of this world The world is the puzzle itself the world is the puzzle itself વિજ્ઞાન થી ઉભું થયેલું છે God is created is correct by Christian viewpoint, by Indian viewpoint, by Muslim viewpoint, not by fact. કોઈ શંકર ભગવાન કોઈ પરમાનન્ટ વસ્તુ જોઈ તમને દેખાય છે ને પરમાનન્ટ તમારે ભાઈ પરમાનન્ટ વસ્તુ એ દેખે છે તમને પોતાને જ એ દેખે છે શું નામ છે તમારું શ્યામ શ્યામ ખરેખર શ્યામ છે શ્યામ તો તારું નામ છે Your name is Shyam, not you. Yes, sir. My name, yeah. Your name is Shyam. Right. Who are you then? I am sure. આઈ એમ શ્યામ Your name is Shyam. Yes. Not Shyam you are. Your name is Shyam. My name is Shyam. Right. My કે છે તો I કોણ છે Who are? હું જ એ જ કહેવાય આ એટલે હું ને હા એટલે હું જ હું જ કે છે હા પણ હું કોણ હું શ્યામ શ્યામ તો તારું નામ છે These relative are temporary adjustments. All these relative. Wife is temporary, body is temporary, father is temporary, all these are temporary adjustments. And you are permanent. You are permanent. આપણે કોઈના માટે એવું કહીએ કે ભાઈ એનું ભલું થજો તો કે આપણું પુણ્ય એને જતું રહે એટલે આપણે એવું નહીં કેવાનું પણ કે આપણે એના વ્યવસ્થિતમાં જે હોય તે થજો એવું કેવાનું ભલું થશે કેવું સારું ભલું થજો એવું વાંધો નહીં એમ સારું એમ ભલું થજો એમ વાંધો નહીં એમાં વાંધો કહીએ ભલું થજો ના આવે આપડે કોઈને કહીએ ભલું થજો તો સારું કેવાય કે જેનામ કઈ હૃદય બહુ ઊંચું હોય તો કહું નહીં તો પછી વ્યવસ્થિત પછી હોય તેને સજો એને આપણે લેવા દેવા એમાં એમાં આપણું કઈ ખરાબ થાય આપણી પુણ્ય કપાઈ જાય આપણી પુણ્ય વપરાઈ જાય કોઈનું ભલું થજો કેવામાં વધે પછી આ આપણે અહીંયા અહીં અમેરિકામાં છે તો બે અમેરિકન લડતા હોય કે એને શાંત પાડવો હોય ત્યારે આપણે દાદાને કહેવાય દાદા ભાઈ એને સદબુદ્ધિ આપજો ભાઈ શાંતિ થાય એવું કરજો એમ તો આપણે એ થાય ને દાદા ને કહે છે બરાબર છે કે પછી ઘણી વાર રીત રિવાજ માં ક્યાંય ભગવાન એનું ભલું કરજો તે કેવું સારું દાદા એની પર ધ્યાન આપે ખરા અમેરિકન કોઈ બે જણા લડતા હોય તો આપણે એમ કહીએ એના માટે પ્રાર્થના કરીએ કે દાદા ભગવાન એનું ભલું કરજો અને સદબુદ્ધિ આપજો એવું કેવું સારું કે પછી આપણે પેલું કહીએ છીએ ચાલુ કે ભગવાન એને સદબુદ્ધિ આપજો એને સારું કરજો એ કેવું સારું સદબુદ્ધિ આપજો તે સારું દાદા ભગવાન બોલું કરજો તે દાદા ભગવાન સારી બાબત મા બાપ આપણે કઈ થશે છોકરાનું ભલું થશે ભલું થજો કર્યા ગુરુ હોય તો ભલું થજો ભલું થજો કર્યા બીજા બીજા લોકો ના કહેવાય બીજા લોકો એવી એટલે પોતાનું હૃદયમાં એ નહીં બળ નહીં એ દસ પછી ધ્યાન કેવું કે આશીર્વાદ આપવો એ તો બહુ ઊંચા ઊંચી વસ્તુ આશીર્વાદ આપવો એ તો બહુ ઊંચા ઊંચી વસ્તુ છે આ છોડવાના ત્યાં વસંતમાં અમને મૂકી ગયા એ ગાડી ત્યાં ત્રણ વર્ષ છ મહિના છ કે સાત મહિના એમ ઠીકાનું ત્યાં અમને રડવું આવતું ત્યાં નવા નવા આવતા ત્યાં પછી એમ કે હવે આ બોટલ આપણે આપી દીધી આજે બરાબર હવે આ ચાલ્યા આપણા જેનો મનમાં એવું નથી કે અમે ગેટલીમાં છોડ્યું એમ વ્યવસ્થિત માં હોય મારે એનું ભલું થજો એટલે આશીર્વાદ જ દરેક નિયમ જ એવો વ્યવસ્થિતમાં હોય તો આપણે લેવા દેવા ના એના જેવી વાત થઈ કહેવાય શું કહ્યું દાદાજી આપણે પ્રાર્થના કરતા હોઈએ આપણે પૂજા કરતા હોઈએ અને આપણે બોલીએ કે ભગવાન એને ખૂબ સારું મળજો તો આપની વાત સાચી છે કોઈ વાર આપણને બીક લાગે બોલતા કે એનું સારું થઈ જશે ને આપણે રહી જશું પાણી થી દૂધ પાણી થી સૌનું સારું થઈ જાય ભલે બધાનું સારું થાય છે જમભાઈ કે છે કે હું તમારે પેલી પાદુકા લઈને આવ્યા છે ને દાદા ની પાદુકા લઈને આવ્યા છે ને વિધિ કરાવીને કે એનો રોજ હું એની પૂજા કરું એને એને દૂધ પાણી થી પાણી થી એને પ્રક્ષાલન કરું પછી એ પાણી છે તો બધા રૂમો માં હું છાંટી આવું અને કે જે બધા હોય બધા એને સદબુદ્ધિ આપે બધાનું ભલું થાય એવું ભાવ કરું તો કે બરાબર કેવાય હવે આપડે જોયું ના જતું હોય એનું દુઃખ પછી આપણે છે તે પછી વ્યવસ્થિત માં જઈએ તે સાથે શું કરીએ બીજું શું કરીએ પાદુકા બે છે બંને પગ ની દાદા ની જમણી બે પાદુકા છે ને બે પાદુકા છે ને તમે કરો હવે કરવા વિચાર કરતા છે કર્યો છે સાંભળું આવો દાદા કહ્યું છે હવે આપે વાંધો નથી આપવા વાંધો નહીં આપવા વાંધો નહીં દાદા વાપરો છો વિરાધના અમે જે ના કર્યું એ કરે એ વિરાધના પણ અમને ખબર ના હોય ને થઈ જાય તો અમને ખબર ના હોય થઈ જાય તો ના ખબર ના હોય ને એમાં મોડે કહ્યું હોય કે આ હું ના કરશું ના કરશું એ બહુ નુકસાન કરે માટે વસ્તુ પૂછી ફોટો નદીમાં એમને એવું થયું છે રેડી એમને એવું થયું છે ત્યાં આગળ ઉપર ચોટાડ્યો છે હવે મોટર તો છોડી દીધી હમણે એટલે હવે ત્યાં અમેરિકન એને ફાડી નાખે ફેંકી દે તો કે એના બદલે હું લઈને નદીમાં માફી માંગી લેવાની પોતાને કશું થાય સંજોગ બને એમાં પણ હવે તો કાઢીને પધરાવાય એવું છે ને હજુ કાઢી લેવાય અને નદી માં મૂકી દેવાય એવું છે હા કાઢી દેવા તો નહીં ધણીના મનમાં એમ ના થયું છે કે આ શું કરે છે હજુ તો આપણા કબજામાં છે ફોટા હોય અથવા પેપરોમાં ફોટા છાપ્યા હોય તો એ હવે કોઈ પણ ગમે તેનો ઉપયોગ કરે તો કે એનો અમને અમને નિમિત્ત બની શંકાઓ ના કે આપણે ભક્તિ શંકાઓ ના આપણો ભાવ બગડ્યો નથી પછી કોઈ કશું બગડતું સવારના રોજ સિમંદર સ્વામી નું સવારે સિમંદર સ્વામી નું દાદા નું દર્શન કરું ત્યારે મને છે તો થોડીક વાર છે તો સફેદ સફેદ ચાંદની જેવું લંબચોરસ એવો આકાર દેખાય પછી જતો રહે કે છે તો એ શું સારું કહેવાય નુકસાનકારક નથી કઈ ફાયદાકારક છે નુકસાનકારક નથી એક ફાયદાકારક હશે ફાયદા ફાયદાકારક હશે આનું શું થશે job, buddy, buddy. ભૈયાજી હાર્કેટ દવાખાના તો કે એવો ભાવ રાખ્યો હતો કે દાદાજી સાથે જ છે બધું સરસ થશે તમારે ગુસ્સો ક્રોધ એવું થતું હોય ને એના માટે દાદા કરાવી લેવાનું સોળ પંચોરેસી સાંજે ઉકરી જોસનભાઈ ને ત્યાં છોકરાઓને હોય તો બે ની ચાર આપડે કહીએ છીએ કે મળી જરૂરી નું કામ કાઢી દો સો ટકા આ ને ફેરફાર નહીં થવાનું માધા બધા ઉડી જાય માધા તો બગાડતા બગડે નહીં પ્રશ્ન તમારા પછી ફોટાઓનું શું તમારા વજનમાં એમના વજનમાં શી ફેર હતો નાનકડા વજનમાં બધું મળ્યું છે ને એમના કયા પ્રમાણે ચાલે તો બધું સતત થયા કરે પછી પછી કે એનો આ વગરી કઈ થાંભલો ના થાય મારી પૂરેપૂર ફૂલ થઈ જાય અને આપડે કામે નથી આપડે મોટે જવું છે આ શું કાઢવાનું કઈ નહીં અનુભવ તૈયાર કરવા અનુભવ તૈયાર છે ને સરતા ના થાય આપડે બા દાદા હું તો તમારે જ મને યાદ કર્યા કરવાનું આપણી પાસે ઊંધું કે છે તમારે જ મને યાદ કર્યા કરવાનો એવું કેમ દાદા ભુલાભાઈ કે એવું કેમ ભક્તિ અંદર ખાને જુદી હોય ત્યારે એવું થાય આંતરિક ભક્તિ જુદી જાતની હોય અંદર આંતરિક માં પાછું ભણેલો છું મને સમજ ના પડી આંતરિક એટલે શું વાળા જ કેમ દાદા ભય નહીં કે એમને ભરેલા ને તો મને ગયા હાથ ચોપડી ગુજરાતી બહુ ધાડ મારી તમે થોડી ઇંગ્લિશ ભણ્યા છે ખરું કેટલું બોલા કે ને બે વર્ષે અહિયાં એવું હિન્દુસ્તાનમાં કેટલાય માણસો ને શિક્ષણ ભૂલતા નથી રાત્રે દિવસ શિક્ષણ ભૂલાય ઇન્ડિયામાં તો નાનુભાઈ બહુ બધાને પ્રખ્યાત થઈ ગયા છે ભૂલ્યા ભૂત પે હે ભૂલ્યા કે ભૂત પે હે ભૂલી જાય એટલે દાદા નિરંતર ધ્યાન રાખવા હું કરું ભૂલાભાઈ પૂછે છે કે દાદા નિરંતર ધ્યાનમાં રહે માટે શું કરવું રહ્યા કરે જરા આપડે આવ્યો છે જરા પરિચય વધારે કર્યો તો પરિચય બહુ થયો ને તો દેશ વેશમાં આવ્યા નથી ને પછી પરિચય નહીં ને કેટલા અહંકાર ગોળું કઈ લાયેલા બગાડી નાખતો હતો દૂધપાક માં મીઠું નાખતો હતો કે આ મીઠું નાખ્યા વગર દૂધપાક ખાય એટલે એને સંતોષ થાય બધું બગાડીને ખાતો હતો કશું સુખ જ નહીં ઘણી વાર શાંતિ નહીં